ગોદાન ભગવાનના અસીમ ધોઈએ પાણી અને મનુષ્યનું એટલું ખર્ચાઈ જાય કેવાય જીવો કેવાય નીરુબેન મોક્ષે જવા પહેલા કોઈ બી જાતના જીવ સાથે લેણ દેણ હોય તો આપણે એના પ્રતિક્રમણ રૂપ કરા કરીએ તો એ આપણને છુટકારો વહેલો આપી દે નહીં દાદા દાદા તો એક એમાં તેવું કાય વાયુ કાય બધા દેવો જીવો આવે ત્યારે પોતાય તેને સરસ છે નવ કલમો ગયા વર્ષે વાંચી તો એમ થયું કે આ યાદ ના રે હા પણ આપણે એમ કે જોઈને બોલવી પડે પણ એટલી બધી ઇફેક્ટિવ લાગી કે એનો ભાવા ભલે શબ્દે શબ્દ ના યાદ રહે પણ ભાવા બધો સવારમાં બોલાઈ જાય આપણાથી એટલી બધી ઇફેક્ટિવ છે ઘણી શાંતિ આપણે જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના છે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એમાં આપણે કહીએ છીએ કે હે દાદા ભગવાન મારાથી જે જે દોષ થયા છે કે સર્વ દોષો આપની સમક્ષ જાહેર કરું છું અને તેનો હૃદયપૂર્વક પસ્તાવો કરું છું અને માફી ઈચ્છું છું તો દાદાજી એક છ આઠ મહિના કે વર્ષ પહેલા હું બોલું ને તો આંખોમાં આંસુ આવી જાય હવે આપણે બોલવાની ઈચ્છા થાય પણ દુઃખ નથી લાગતું તો એનો અર્થ કે બોલવાનો ભાવ ઓછો થઈ ગયો પૂરું થઈ જાય ઓછું દુઃખ ના તો તો બહુ બહુ નહીં કરવાનું જેમ જો અથડામણ થાય કરેલા આપણે વધે થઈ ગયા इया जाऊ छे કે ભઈ છોકરાઓ ના લગ્ન થસે એવો બધો વિચાર નઈ કરવાનો સહજ જીવ રહેજો સુ આવો જો બધી જસા વિચાર કરો કોઈ એને ડર કે કે આયે ને એને ડર તો કોઈ નઈ એની ઇચ્છા તો આ રહે હ એ આદમે તો આશીર્વાદ મે જો તો આશીર્વાદ કેમ લાગે છે દાદામય 99 is abnormal pure 98 is normal normal તો આમ વધારે જશે ઉંદર રહેશે ગાડી ગાડી ગાડી ચકલી છોડે જતી એ ગાડી અંદર જાય છે આપણી ઘર બેઠા બેઠા રહે એ સત્સંગની વાતો બોલો બીજી ગાડી તો વાત કરે કોઈ બહાર જોજો કરે સ્ટેશન આવે છે ત્યારે ઇન્ડિયા રોકે બરોડા કૃષ્ણ આયા બરોડા કૃષ્ણ આયા સંજીવ સંતકુમાર બધા સત્સંગ કરી એમ પછી ગયા ગયા તો કારણ કે બધું લાભ થાય ને બધું લાભ ને સમજી જાય કે અહીં આગળ આ લીધાની પણ બરાબર ના પડે અને લુખા રહી જાય કેટલાય કરતા ગામમાં લુખા રહ્યા <laughs> નહીં ખુદ ખુશાલભાઈ કહેતા તું જાણતા બધા પામી ગયા ખરા અનુભવ ગહાર હોય ને બધા બે ભાઈ ભાઈ જાણે છે કે આ અભિનય છે આ વાસ્તવિક નથી કારણ કે નાટક કરતો હોય એટલે ખબર જ હોય ને ભરતું હોય છે તે વખતે ભરતું હોય છે મહારાજ મારું સંકેત ખોટું છે ડ્રામેટિક ડ્રામા પૂરતું જ ને એ તો કોણ લક્ષ્મીચંદ એમ હા ચોખ્ખો બજાવાય તો સારું ભજન ફોટો ના પાડે બધા દાદાજી સમજાય તો પૂરેપૂરું કે ડખો ન કરવો ઊંડું ના ઉતરવું પણ હજી એવું ખરું બુદ્ધિ એવું વિચારે ખરી કે બધું ચોખ્ખું રહે સારું થાય તો સારું એમ હજી વ્યવહાર શુદ્ધ રહે એવું ઈચ્છા નહીં પણ એવું સહેજે થઈ જાય બ્રીફ પાછી આવી છે કોને કોણ બુદ્ધિએ કામ કર્યું વ્યવસ્થિત આખી રાતે ઊંઘવા ના રહે બરાબર ઊંઘી રાતે ઊંઘવા ના રહે ઊંઘી બેન તારું કામ હશે તારે તને ઉઠાય તારું કામ પછી તને ઉઠાય બરાબર ઉઠાડવા નહીં ઉઠાડવા હા તળવા નહીં બુદ્ધિ દાદા ચાલે સારું ચાલે ઉલટું બુદ્ધિ નફો ખોટ બે કેટલા માઇલ થાય તમારે નેવું માઇલ નેવું માઇલ અમારે તો ગુરુ થઈ ગયું હું નથી તો બધું બાંધ્યો ને તમે તમારી જેટલી ઈચ્છા બધા મોક્ષે જાવ આ સંસારમાં પડી રહ્યા છે એમાં આ કામ પડી રહ્યા છે એમાં પૈસો બધું લાગડા આખું રાજ આપે તો રાજ ભાઈ છે રાજ આપે તો પછી બીજો લઈ લેવાનો ભાઈ છે નિરંતર ભાઈ રહ્યા કે ગમે ત્યાં દુનિયા આપી દે તો પછી પછી લેનાર પાસે કરો ને પાછો લઈ લેનાર ખરા એક માસ છે ઉકળીમાં એક ઘરને એક ઘરમાં બે કરોડ ડોલર આવ્યા છે એટલે કેટલી કેટલી ચોરીઓ નક્કી કરે કે આપણે ઓગણીસ દાળ પણ ભાઈ ભાઈ નો પોતાને પોતાનું સ્વરૂપ જય જય દાદા ભગવાન ઓ ભાઈ લોંગ ટાઈમ નો સી આવી ગયા જાય છે હો હસમુખભાઈ આવ્યા હસમુખભાઈ આવ્યા હતા જાણ રેગન ફરી આવે દાદા દાદા ભગવાન तो क्यों बढ़िया आयु हाँ दादा बढ़िया સીધા એક बढ़िया તમારે તો આવીએ હતા બરિયાથી અમારે બરિયાથી એમને ત્યાં ને પછી અહીંયા આવ્યા ત્યાં તરફ કેટલા વાગે નીકળ્યા હતા સાડા ચાર સાડા ચાર વાગે સાડા ચારે સાડા ચાર નીકળ્યા હતા પોણા બે કલાક દોઢ કલાકમાં આવી ગયા દોઢ દોઢ પોણા બે કલાક કેટલું છેલ્લું થાય સો માઇલ જેટલું થાય સો એકસો પાંચ દાદાજી ના નામ પે દાદાજી કે નામ જવાબદારી એ કોમન ઉગાડ્યો રેકો દેતો પેલો નલ છેલ્લા દસ મહિનામાં કઈ સવાલ ઉભા થયા સારો બનાવ્યા કરી લો બરોબર જવાબ બેન પૂછે છે કે હિન્દુ ધર્મમાં આટલા બધા ભગવાનો કેમ છે એ પોતાની જવાબદારી પર કરતા પોતાની જવાબદારી ભગવાન થવું હેલું નથી ભગવાન જો થાય ખોટો ખોટી નથી ને ભગવાન થાય તો નકમાં જાય એમ નહીં આ બધા ભગવાનો આટલા બધા રામ છે ઓછા છે બધા ઘેર ઘેર ઘેર ઘેર ભગવાન પૂજાવાની કામના વાળા છે બધા ભીખ પૂજાવાની હું કેમ કર્યું લોક મને કેમ પૂંજે એ ભાવ અને લોક લાલચું છું પાછા લાલચું ના હોય અમેરિકન જે હોય ના માને આ લોકો લાલચું થઈ ગયા હતા લાલચું છે પેલો કહે હું ભગવાન છું એટલે પેલા માને પછી બીજો પ્રશ્ન તને કઈ ગમ્યો આ પ્રશ્ન ખુલાસો થાય છે ભગવાન કેટલા હોય બધા બહુ છે ઘણા છે એમ કે હોય કેટલા મૂળ કેટલા મૂળ કેટલા હોવા જોઈએ કેટલા એક જ હોવો જોઈએ એક કેમ હોય એક હોય તો આપણી પર રાજ કરાવવું તેનો બાપ કોણ તો પછી એક હોય તેનો બાપ કોણ કોઈ ધી મધર ક્રિશ્ચન ધર્મ માં એવું માને કે ભગવાન એક જ હોય ક્રિશ્ચન એવું માને છે બીજા બધા એવું માને અને આપણા હિન્દુ ધર્મમાં તો કેટલા બધા ભગવાન છે ના ના બધા ક્રિશ્ચનમાં માં બધું એવું જ છે ક્યાં ભગવાન જ ક્યાં માને છે ભગવાન એમને તો છે જ ક્યાં તો ભગવાનનો છોકરો જ ક્રાઇસ્ટ ભગવાન તો કોઈને પણ તારે થવું તો થઈ શકું છું આ વિધાઉટ માય ગોડ જેની મમતા બધી જરી જશે એ ભગવાન લાખો માણસોનું આપીએ લાખો રૂપિયા આપીએ સ્ત્રીઓ હોય પુરુષો હોય કોઈ કઈ ચીજ જોઈતી નહીં આ જગત માંગ કીધી ના જોઈ કશું જ ચીજ જોઈતી નહીં એ ભગવાન થઈ ગયો ક્રાઇસ્ટ ભગવાનનો છોકરો હતો ભગવાન ક્યાં એટલે આપણા લોકો જીસસ ક્રાઇસ્ટને માને માને જ્યારે ફાવતો જ માને આપણા લોકો ગમે તેને માને એક પથરો હોય ને તે જ કરી એને મનમાં શુદ્ધ દે પછી પૂજા કરીએ લાલતું લોકો શું કરવું આ બીજા બહારના ના ના કહે તે વિનય રાખે એટલે પોતાને કઈ ખુલાસો થાય ને તારી મમતા જતી રહેતું ભગવાન આ મમતા જે હ ભગવાન એક હોય ને એક હોય તો એના બાપ ક્યાં આગળ ગયો એની માં ક્યાં આગળ અને એક હોય તો સ્વામરાજ કરી ખાય ભગવાન છોકરો ક્યાં છે ને ભગવાન ક્યાં છે એકલો શું કરે પાછા ભાગીદારો બધા ભાગીદારો ભેગા થઈ બધું કર્યું કંપની કાઢી એમ કે જે સ્ટાર્ટ ભગવાન એકલા જ હતા પણ એમની પાસે જે પાવર હતો એનાથી કર્યું એમ ભગવાન કેવા શરૂઆત હતી જ નહીં શરૂઆત થાય તેને એન્ડ આવે જેને બિગિનિંગ હોય તેને એન્ડ ના આવે જે વસ્તુ બિગિનિંગ થાય એને એન્ડ આવે ને શરૂઆત હતી જ નહીં આ વગરના લોકોનો વાતો છે ઇવોલ્યુશન બધું તો દેખાય છે બાકી ઇવોલ્યુશન એ નથી તને સમજાય છે આ જગત ને સમજાય ઇવોલ્યુશન ખરેખર ખરેખર રિયલિસ્ટિક ઇવોલ્યુશન એ નહીં સૂર્ય સૂર્ય લોકો તાપ આપે છે કે અજવાળો આપે છે કે બિગિનિંગ તો હોવું જોઈએ તો જ એન્ડ આવે ને બિગિનિંગ તો હોવું જોઈએ ને તો જ એન્ડ આવે ને હા પણ એન્ડ આવે તો આ જગત એન્ડ વાળું નથી and less degree. Beginning less and less degree. No beginning, no end. This is correct one. Correct. No beginning, no end. Mm -hmm. એમને પૂછ્યું કે આમાં ક્રાઇસ્ટ કે છે ક્રિએટર અને અમે માણસો માનીએ છીએ ક્રિએટર વાત ખોટી છે તમને ખોટી નથી God is created. God is created correct by, by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. So Christian created, uh, Christian By their viewpoint. By, બધા જ ધર્મોમાં by viewpoint God is creator thinking like that. Not by fact. Not, by fact. Not by fact. Mania. By fact, the world is the puzzle itself. It's a Vignan Tibutiri. Hmm. Only scientific circumstance evidence. પછી એ પૂછવામાં આવે ભગવાન છે કે નહીં ભગવાન ના હતા તારે બધા વ્યવહાર ના હોય તો જળ જળ શું કરે છે આ બધો આનંદ લાગણીઓ જ્ઞાન બાદ પ્રકાશ પ્રકાશ બધું ભગવાનનું છે આ પ્રકાશ ભગવાનનો નથી આ જળ વિજ્ઞાન ભગવાનની જ્યોતિ જુદી જતી મને કહે ભગવાન ક્યાં રહે છે તને શું લાગે છે કે ઉપર ઉપર તો બાપો એ રહેતો નથી કોઈ ઉપર તો ખાલી આકાશ છે હું બધે જે આવ્યો એમને હારું રહેતો ને ભગવાન તે મરી ગયા પછી કોઈ રહેતો જ નહીં ખાલી કઈ દોડી તમને હારું હતો કોઈ રહેતું જ નહીં લોકો વિચાર કેમ સમજાવે એમ સમજી સાચી વાત એ બોલો સમજે ને તો પછી ભય છૂટી જાય પછી મને કહે છે સરનામું જાણો છો ભગવાનનું એડ્રેસ તમે લખી લે તું લખી લે God is in every creature whether visible or invisible sir સમજાયું ભગવાનનું સરનામું હવે જે ભગવાન ક્રિએશન અંદર છે તો અવ્યક્ત રૂપે રહ્યા છે એટલે આવરણ સહિત એ આવરણ તૂટી જાય એટલે ભગવાન થઈ જાય મમતા છૂટી જાય ને આવરણ છૂટી જાય ભગવાન શું નામ છે તારું શિલા શિલા ખરેખર શિલા છે હે શિલા તારું નામ છે કેવું ખરેખર કેવું બોલે ઓળખવા માટે છે હા તો પણ ખીલા તો ધ્યાન હું આવ્યું મને ખબર નથી મારે મારી જાતે ઓળખવી છે એ જ્ઞાન અમે આપીએ રિયલાઇઝ કરી આપી તું કોણ છો થોડી સમજ કયા ગામ છે તારું ગામ દેશમાં વાંચું કઈ હારવા હું કહા છું કોણ તને ધક્કો મારો કેમ કોઈ કોઈ ગુસ્સો કરતી છે હેરાન કરતી હોય Susan Kantrake watching. I heard something. Bother, bother. Bother from God. તે કરતી હશે બીજે કાંઈ શા માટે હેરાન કરીશ પછી કંટાળા જાવ ને હું કોઈને હેરાન નહીં કરતો મારે કંટાળો આવતો ને તને પથ્થર નથી વાગ્યો પથ્થર બધું વાગે એટલે આપણને થાય બોલે છે બોલે બોલે છે તે આગળ બોલતી તેને આપણે શું કરીએ અસર થઈ જાય શું થઈ જાય તમે મને કેમ કહ્યું એમ થઈ જાય મેં શું કર્યું એવું કે મને એવું કેમ કહી જાય એવું તો તને ભૂલ થયેલી હશે તને કે રિસર્ચ ધોરણ ક્યાં આપી રિસર્ચ ધોરણ ક્યાં આપી मुझे अभ्यास तो जानते ही नहीं ભગવાન પાસે ભગવાન કે નવરા છત્ર ગયા ચોખા ખરાશી ગયા ભગવાન મને ખબર નથી પણ હું અહીં નથી એમ ગુજરાતી પુસ્તક વાંચી દો હું કેટલાય લોકો ગુજરાતી શીખવાની શરૂઆત કરી જ્ઞાની પુરુષ હોતા જ નથી હોય ત્યારે ગુજરાતીમાં તમે બે પેલા વિધિ કરી લો પછી પેલા ટાઈમ નીકળી ભગવાન તમે છો ના એવું નથી આ તારી ભૂલ થઈ આ બધા કાકી માર્યા નથી આ બધા હા બધા ભરેલા છે બહુ પાકા છે દાદા નમસ્કાર કરવા જાય એવા નથી તને એમ લાગતું કે આ બધા બોલા છે ભલા માટી છે ગાય બહુ મહેલા છે તને ને આ દેખાય છે દાદા ભગવાન નોય દાદા દેખાય હું નમસ્કાર કરું છું દાદા ભગવાન તો એ કોણ છે દાદા એમ કે મહી પ્રગટ થઈ ગયા છું આમ કરી નમસ્કાર કરું છું દાદા ભગવાન સમજ ને હું નાની પુરુષ છું મારા ત્રણસો છપ્પન ડિગ્રી છે અને એ ભગવાન ત્રણસો સાઠ ડિગ્રીના છે તમે મારે ચાર નમસ્કાર કરો આપણે મારા ચાર ડિગ્રી ખૂટે છે કે તારે બે ત્રણ તો કુર્તી છે ને દાદા કે શું બે ત્રણ તો કુર્તી છે બે છે પૂર્ણ થવા માટે ત્રણસો સાઠ ડિગ્રી લોટ એમ કે ઉમેરી નથી અમારે ચાર ઉમેરવા હારું બોલું છું આ બધા એમને ઉમેરવા હારું બોલે છે એમ કે તમને કેવી રીતે ખબર પડે કે તમે આ ડિગ્રી ઉપર આવેલા છો કોને એમને દાદા એ કે તમને કેવી રીતે ખબર પડે કે આટલા સ્ટેજ પર તમે આવી ગયા છો તમને કેવી રીતે ખબર પડે કે તમે આટલી ડિગ્રી ધારણ કરો છો મને કોઈ શરીર શરીરથી ટેન્શન નથી ટેન્શન થઈ રીતે What is usually tension? Tension. I feel tension. Oh, all the time. તો દાદા કહે કે કાયમ કે છે ટેન્શન કોઈ માણસ ટેન્શન વગરનો હોય ખરો છવ્વીસ વર્ષથી ટેન્શન નથી ટ્વેન્ટી સિક્સ યર્સ છે આઉટ નો માલિક નથી રહેતો Not the owner of this body. Not the owner of the speech. Not the owner of mind. એટલે તારે સમજ પડે ને તારે તારે મેં વધારવું પડશે ને ડિગ્રી કે નહીં વધારવી પડે એટલા હાથ પર બોલે આ બધા કાચા નથી તું તમે કે તું એટલી પાકી છે આ બધા કાચા ભોળા છે બિચારા બોલ બોલ કરે ઊંચા એટલે ઊંચા ના બોલી હજુ આપણે ગુજરાતી એને બરોબર મેળ નથી પડતો એ ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ જન્મ મને ભગવાન કહેતા હું નાખું એવું નથી ભગવાન એ તો બહુ દોષ દે આ તો લોકો મૂર્ખા લોકો આવું કરે છે ભગવાન એની જવાબદારી આવશે ને એનો જન્મ ઇંગ્લેન્ડ માં થયો એટલે બાર ને બાર જ છે એ જન્મેલી આ લોકો પરિવાર બહુ હોય કારણ કે એની બુદ્ધિ કેવી હોય બુદ્ધિમાં એક જ વસ્તુ આ કરવાનું એટલે કરવાનું બીજું નહીં બરાબર અને આપણે તો મકાનનું કામ તો કરવાનું છે પણ આપણે નફો લેવાનો છે હા આમાંથી નફો કાઢવાનો છે બરાબર તે આખું દાડો રોગમાં લોભમાં જ ચીર મકાનમાં ના હોય પૂર્ણ મકાન બાંધવાનું રાખ્યું હોય મકાનમાં ચીત ના હોય લોભમાં લોભમાં ચીત હોય અને વેરી પ્રોફિટ એન્ડ લોસ એ જ જયા કરે અમની બુદ્ધિ પ્રોફિટ લોસ કેમ કરીને સારું કરવું કેમ કરીને આટલું બુદ્ધિ કેવી હોય વર્ક વાયલું વર્ક ને પ્લે વાયલું પ્લે અને ઇનર બુદ્ધિ તો વર્કમાં થતો પ્લે આવે ને માં વર્ક આવે <laughs> વર્ક while યુ વર્ક ને પ્લે while you play. જણ પરિણામતા પહેલા તમને વિચાર આવે પછી પરિણામ પહોંચે નહીં તો તે પહેલા વિચાર એના જન્મ પહેલા વિચારતો હતો કે કોણ આવશે નહીં નહીં વિચારે નહીં ને સારો માણસ હશે ખરાબ હશે વિચારવા જેવું નહીં શું બરાબર ગોઠવેલો ક્રમ છે શું સારું ગોઠવેલા ક્રમમાં શું સારું કહેવાય દાદા ભગવાન મળ્યા પછી આ કશી ઉપાધિ હોય જ નહીં દુનિયા ઉપાધિ આવે જ ક્રમ ક્રમ પ્રમાણે થયા કરે બધું એટલે એ નહીં આત્માની વાત કરો આત્માની વાતમાં જે આખો એ વિચાર આવે તો એને કહી દેવું વ્યવસ્થિત વિચાર છે આત્માનું એ તો પરિણામ જ છે નહીં તો જો બુદ્ધિ વાપરી એમાં શું કરી શું આ ગામ સારું પેલું ગામ સારું શું કેડી ઊંચી હારી કે નીચી હારી જાડી હારી પાપડી હારી બહુ પાતરી દા કે નબદબ નીકળી જાય બહુ જાડી કામ નહીં હારે તો પણ મેળ જ ના પડે પહેલા વિચારતો નથી તમે વિચારો વિચારતો પણ દાદા આજકાલ તો એમ કે છોકરાઓને વિચાર કરે પણ મા બાપને વિચાર પેલા કરવાનો હોય ને એ છોકરાઓ તો વિચાર નહીં કરે પણ મા બાપનો જરા વિચાર કરવાનો હોય ને સાધારણ વિચાર સાધારણ વિચાર નોર્માલિટી નોર્માલિટી કેવી નોર્મલ વિચાર ના કરે તો ગુનો છે બહુ વિચાર કરતો ગુનો છે એટલે વિચાર જે આવે એને જોયા કરવા એને ફિટ કરી દેવું શું નિશ્રય નહીં શાસ્ત્ર નિશ્રય શાસ્ત્ર તમારે કામ છે પતાવી દીધું પતી જાય ને <laughs> હજુ કેટલા કામ છે લાગે છે અને એ કામ પૂરું કર્યા પછી પાછું શું થશે બીજા કામ પછી મેં બુદ્ધિ દેખાશે એક બાબો જોઈને પછી છે આપણે ત્યાં આગળ ત્યાં રહીશું પછી બાબાને મોટા કરવા જશે ને પાર ના જોયા પછી પણ વિચાર થયા બાબા પણ આનો પાર નથી નું જગત ચાલે છે જાહેર ના ચાલે ઝારાનું જગત ચાલે ધરુભાઈ પૂછે છે કે આપણે ડખો કરીએ તો કેવી રીતે ડખો કરીએ આ ડખો જ કહેવાય બધો આ ડખો નહીં કોમ ની વાત કાઢી નહીં કોમ નું વિચારવું એ બધો ડખો બરાબર આજે દિવાળી દાવે શું કરીશું વિચાર જયારે કરીએ શું થાય દિવાળી શું વિચાર અત્યારે કરીએ શું થાય એનો વિચાર એક અને એક સચિદાનંદ આવડે ભુલાભાઈ પૂછે છે કે આત્મા એક છે અને અનેક એ માટે જરા સમજાવો દાદા આવો તમે આવો રીત ચલો તમે બરોબર પકડી એનું કપાળ હું ખબર નહીં બોલાવીએ કરો કરો બધા વૈશાલી કમા ચાલો વૈશાલી કમા ચાલો દાદા ભગવાન ઇઝ ગ્રેટ કમા દિશભાઈ એટલા આવી ગયા ફોર હેડી ગયા કમા પગેલા એમ છે કપાશે ને એટલે કપા લાગે દાદા ભગવાન કપા દાદા ભગવાન નમસ્કાર કરજો દબાઈ લાગે બહુ અવાજ નથી આવતા હા તો દાદા દાદા જેટલા વખત અભાવ એટલા વખત એમાં તો વાંધો નહીં આવે જેટલા ખરું હા જગત પૂરી જશો બધું તો દાદા સંભાળી દેશે તમે તો દાદા સંભાળશો પોતા પણ છોડી દે એટલે ભગવાન સંભાળી લે શું મારા પણ છોડી દે ત્યારે કોઈ કોણ સંભાળનાર ભગવાન એનું ભાઈ આપે બરાબર આ નાના છોકરા પોતા પણ છોડી દે મા બાપ સંભાળે અને જયારે પોતા પણ કે ના હું કરી શકતા તો તું કરતા સાદો દાખલો નું સગું મોઢું છે હા મામા દીકરો કોઈ અને બહુ શીખ છે જવાન છે એ આપણે છે એમાં શું કેટલું વિચારવું શું શું વિચારવું આપણે એમને સારું થઈ જાય હા પછી એનું બગડતું જતું હોય શું વિચારવું એના સુધાર્થમાં નમસ્કાર કરવાના ના શું વિચારવું જરૂરી દવા દવા કરવા પ્રયત્ન કરવાનો દવા કરવાનો એથી કોઈ સલાહ આપે મોટો ડાક્ટર બોલે તે પણ વખતે મરી જાય શું થાય શું થાય એવું હમ ડાક્ટરો કે બાર કલાક કાઢેલા છે તો આપણે મનમાં માની ના ડાક્ટર કે એનો બાપુ શું કહે ખોટા ખોટા બોલતો હોય તેના બદલા કે એવું કે બોમ્બે હોસ્પિટલમાં પેલો કરાયો છે સિંધી મોટું જનરલમાં ફેમિલી બધું એ કનાયો આવ્યો કોટ પાટણ સાહેબ દાદાજી મારા સાસુને બાબે હજી રજા આપી દીધી છે તો અમે અમદાવાદ લઈ જઈએ છીએ જરાક દસ મિનિટ દર્શન આપો તો બહુ સારું જાય શું થયું છે થયું હતું બધું શારીરિક બધું બહુ વેદના છે ભારે પણ ડાક્ટરો કશા બચે નહીં માટે બે દાડા છે છે માટે તમે લઈ ઉઠાઈ જવા મહિનાથી હતા સરસ ભાઈ ને તમને કહ્યું દર્શન આપવા આવશે લોકો આવીશ ગયો